જે જે દંડોત્તરના અઢારમો અધ્યાય ચાલે મોક્ષ સંન્યાસીઓ એમાં અર્જુનજી ભગવાનને કહી રહ્યા છે કે મને સંન્યાસનો અને ત્યાગનો મન જાણવાની સંન્યાસ અને ત્યાગ જાણવાની ઈચ્છા છે તેથી અમ મને કહો તેથી ભગવાન કહે છે કે અહીંયા ત્રણ ચાર પ્રકારે લોકો કહી રહ્યા છે કે કવિઓ એવી રીતે કહે છે કે કામ્ય કર્મ કરવા કામ્ય કામ્ય કરવા કરવાનો ત્યાગ કરવાનો કયો અને કામ્ય સિવાયના કર્મ હોય તો તે કરવા વિચક્ષણ ભક્ત એવું કહે છે કે સર્વ કર્મના ફલનો ત્યાગ કરવો કરવો ત્યારે સાંખ્યવાળા એવું કહે છે કે દોષવાળા કર્મનો ત્યાગ કરવો અને બીજા કર્મ કરવા હવે અને મીમાંસકો એવું કહે છે કર્મ તથા કર્મ ફલ કોઈનો પણ ત્યાગ કરવો નહીં તો ભગવાન પછી એવું કહી રહ્યા છે કે આના સંબંધમાં તું મારો નિર્ણય સાંભળ આ તો બીજા બધા કહી રહ્યા છે પણ મારો નિર્ણય શું છે તે તું સાંભળ ત્યાગ ત્રણ પ્રકારનો છે સાત્વિક રાજસ અને સામસ યજ્ઞ દાન તપ રૂપી કર્મ તો બધાએ કરવા જોઈએ કારણ કે તેનાથી બુદ્ધિમાનોનો બુદ્ધિમાનોને પાવન કરનાર છે પણ કહે છે કે કર્મો પણ સંગ અને ફળ નો ત્યાગ કરી કરવા એવો મારો નિશ્ચય એટલે ઉત્તમ મત મારો છે એવું તું જાણ અવે એઓ કહે છે કે હવે સાત્વિક અને તામસ ફળ કે તામસ त्याग કોને કહેવાય છે કહેયા છે કે કર્મનો સંન્યાસ યોગથી નહીં પણ મોહથી अथवा પ્રમાદથી જે त्याग કરે છે ને તામસ त्याग કહેવાય છે અને કર્મ દુખરૂપ છે એવું સમજીને જો કોઈ त्याग કરી રહ્યો છે તેને રાજસ્ય त्याग કહેવાય છે હવે અર્જુનજીને કહી છે કે જે નિત્ય નૈમિતિક કર્મ જે સંગ અથવા પલ્લન त्याग કરીને કરી રહ્યા છે તે त्यागને સાત્વિક સાત્વિક त्याग કહેલ હશે તો હવે કહે છે કે સાત્વિક ત્યાગ કરનારના લક્ષણો કેવા હોય છે તો કહે છે કે અકુશલ કર્મનો દ્વેષ નથી કરતો અને કુશલ કુશલમાં આસક્ત થતો નથી તેને સાત્વિક જાણવો અને અહીંયા કહી રહ્યા છે કે દેહધારી છીએ એટલે કોઈ પણ જાતના કર્મો તો કર્યા વગર આપણે રહી શકતા નથી પણ જો આપણે કર્મના ફલનો ત્યાગ કરી દઈએ તો એને ત્યાગી કહીએ છીએ તો ત્યાગી તો આવો હોય છે તો અહીંયા એ કહે છે કે અત્યાગી જે છે જે ત્યાગ કરતો નથી તો એને અનિશ ઈષ્ટ અને મિશ્ર એવા ત્રણ પ્રકારનું કર્મ ફળ એને પ્રાપ્ત થાય છે મરણ પછી પણ સંન્યાસીઓ એટલે કે જે ત્યાગ કરેલા હોય છે સારી રીતે તે લોકો એટલે સર્વ કર્મ ભગવાનને અર્પણ કરેલા છે તેઓનું કર્મનું એટલે કે આ જે અનિષ્ટ ઈષ્ટ અને મિશ્ર ફળ એ મોક્ષનું વિરોધી ફળ છે તેથી એ લોકોને ત્યાં એ લોકો ત્યાગ સર્વ કર્મ ભગવાનને અર્પણ કરે છે તેથી તેમને મોક્ષ વિરોધી આ ફળ પ્રાપ્ત થતું નથી

કર્તારમ આત્માનમ કેવલમ તુય પશ્યત્યત કૃતબુદ્ધિત્વાન ન સ પશ્યતિ દુર્મતિ એટલે કે જેવો આવું નથી જાણતો કે અંતર્યામી છે તેના માટે હવે કહી રહ્યા છે લોકાર તે સંબંધમાં આમ હોવાથી જે કેવળ આત્માને કરતા જોઈ છે તે દુર્બુદ્ધિ વિવેક બુદ્ધિ રહિત હોવાથી સત્ય જોતું નથી વિવેચન કર્મના કારણ પાંચ હોવાથી પાંચ કરતા ગણાય તેમાં પણ મુખ્ય સ્વતંત્ર કરતા અંતર્યામી છે પ્રકૃતિ અને પુરુષનો સંબંધ કરાવનાર પરમાત્માની અનુમતિથી જીવ કરતા થાય છે તેનું કર્તૃત્વ પણ ગૌણ છે આમ હોવા છતાં જે માત્ર જીવાત્માને જ કરતા માને છે તે વિપરીત મતી વાળો છે તેને ગુરુ દ્વારા વિવેક બુદ્ધિથી કર્તૃત્વ વિશે સત્ય નિર્ણય પ્રાપ્ત કર્યો નથી તેને તે સંબંધની સત્ય જ્ઞાન નથી એટલે અહીંયા એવું કહે આપણે કીધું કે અંતર્યામીને જે માને છે એ તો સત્યને માને છે એ સારી બુદ્ધિવાળો છે પણ જે કોઈ એવું માને છે કે હું જ આત્મા રૂપે હું જ કરતા છું તો એની એવું કહીએ કે આ દુર્બુદ્ધિવાળો છે કારણ કે તેને ગુરુ પાસેથી સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તેથી તેને આવું જ્ઞાન યશ્ય નાહ ભાવો બુદ્ધિર્યશ્ય ન લિપ્યતે હત્વા હત્વાપીશ ઈમાન લોકાન ન હંતી ન નિબધ્યતે એટલે હું શ્લોકાર્થ હું કરતા છું એવો જેનો ભાવ નથી જેની બુદ્ધિ લેપાતી નથી તે આ લોકને હળવા છતાં હળતો નથી અને બંધન પ્રાપ્ત કરતો નથી વિવેચન મુખ્ય કરતા પરમાત્મા જ કરતા છે એવું અનુસંધાન રાખવાથી હું કરતા છું એવો અભિમાન જેના મનમાં રહેતું નથી અને કર્મફલની પ્રાપ્તિ વગેરે માટે જેની બુદ્ધિ બગડતી નથી તે ભીષ્મ વગેરેને તો શું પરંતુ આ લોકને હળવા છતાં છતાં પણ હળાતો નથી અને તે કર્મથી તેને બંધ પ્રાપ્ત થતો નથી અર્થાત તે કર્મનું ફળ તેને ભોગવવું પગડતું નથી જ્યારે નિશ્ચિત કર્મ પણ આવી રીતે બંધ કરતું નથી તો વિહિત કર્મથી તેને બંધ કેમ જ થાય આ પાછળ અધ્યાય પાંચ પાંચ શ્લોક દસમાં કહેલું છે જેમાં એવું જ કહી રહ્યા છે કે જેમ કમલપત્ર છે તો કમલ પાણીથી એ લેપાતું નથી ભલે એ પાણીમાં રહેલું છે તો તેવી રીતે એ સમજાઈ રહ્યા છે એટલે જે આપણે પણ કાલે કહ્યું હતું કે જેમ અર્જુનને વિષાદ યોગ થયો એમાં ભગવાને આ કરી રહ્યા છે કે તું આનો કરતા ના માનીશ આનો કરતા તો એટલે આનાથી તને કોઈ જાતનું બંધન નહીં થાય જ્ઞાનમ ગેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ કરણમ અમારા લોકો ગયા ગઈકાલે અમારે કારણ કે ટાઈમ આપણો સમય થઈ ગયો એક તો આ જે પાંચ પંદર ચૌદ અને પંદર બે શ્લોક નંબર છે ને એમાં એવું કહ્યું ને કે સાંખ્યાના સિદ્ધાંતમાં સર્વ કર્મની સિદ્ધિના પાંચ કારણો કહેલા છે એમાં અધિષ્ઠાન એટલે શરીર કરતા એટલે અહંકાર વાળો જીવાત્મા પછી કરણ કરણમાં ઇન્દ્રિયો લીધી અને વિવિધ જુદી જુદી ચેષ્ટાઓ ચેષ્ટાઓથી શું લેવાનું છે કોનો હતો કહ્યું તો વૃત્તિઓ ના એટલે એ વૃત્તિઓ કોની વૃત્તિઓ કારણ કે એક ઇન્દ્રિય અલગ અંતઃકરણની વૃત્તિઓ ઇન્દ્રિયોની વૃત્તિઓ એટલે શું વૃત્તિ વર્તતે એવી વૃત્તિ જે હોય તે વૃત્તિ કહેવાય જેનું આપણને ભૌતિક કે સ્થૂળ કયા ભાન ન થાય પણ શક્તિ તરીકે જે કામ કરતી હોય તે ઇન્દ્રિયોથી ભિન્ન છે જેમ આપણે એમ કહીએ ને કે સહ ઓજ અને બલ મનની શક્તિ પ્રાણની શક્તિ અને શરીરની શક્તિ આજે સહઓજ અને બલ છે એ કોઈ આપણા શરીરના ઓર્ગન નથી પણ એ શક્તિ તરીકે કામ કરે છે જેમ આજકાલ તો બાયોલોજી છે એ કોઈને કોઈ રીતે એને નામ આપી દે છે જેવી રીતે જે ખેલાડીઓ લાંબા સમય સુધી અભ્યાસ કરતા હોય દોડવાનું વજન ઉપાડવાનું કૂદવાનું એ લોકો જ્યારે કોઈ રેકોર્ડ બ્રેક કરતા હોય છે અભ્યાસ દરમિયાન એ લોકોના એટલા ઊંચા કૂદકા હોતા નથી એટલું વજન અભ્યાસ દરમિયાન એમનાથી ઉપડતું નથી હોતું પ્રતિસ્પર્ધામાં જ્યારે હોય તે વખતે ત્યાંના માહોલથી એમના અંદર એક એ જાતનો શક્તિનો સંચાર થઈ જાય કે તે વખતે એ લોકો અભ્યાસ દરમિયાન જેટલું ન કરી શક્યા હોય એ ખરેખર અવસર ઉપર કરી દેખાડતા હોય એને શું પરિભાષા આપવી આપણે એની વ્યાખ્યા બહુ તો એમ કરી શકીએ અથવા કોઈ પણ એને લોજિકલ આન્સર આપવો હોય તો આપી શકીએ કે શરીરની અંદર જેટલા એના ભાગમાં એની શક્તિઓ વહેંચાયેલી છે એ વહેંચાયેલી શક્તિઓ તે વખતે વજન ઉપાડવામાં કે દોડવામાં મારવામાં કેન્દ્રિત થઈને એને એ ટ્રસ્ટ આપે જેથી અભ્યાસ દરમિયાન કેમ કે કોઈ પ્રતિસ્પર્ધી તો છે નહીં ના કોઈ તાળી વગાડવાવાળું છે કે ના કોઈ લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે લાખ માણસ જોઈ રહ્યું છે એવી એને કંઈક અનુભૂતિ છે એટલે તે વખતે શરીરના અંદર જે વહેંચાયેલી શક્તિઓ છે તે પોતાના શરીરના હિસ્સામાં પોતાનું કામ કરી રહી છે પણ આવા અવસરમાં એ કેન્દ્રિત થઈ જાય છે એ રીતે એની સમજ આપવામાં આવે છે હવે જે શક્તિ છે એ શક્તિ શું વસ્તુ છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે ત્યાં એની પરિભાષા એમ કહેવામાં આવી છે કે ભાઈ મનની શક્તિ ઓજ છે કે પ્રાણની શક્તિ સહ છે શરીરની શક્તિ બલ છે આનું કોઈ એવું શરીરનું એવું કોઈ અંગ નથી કે જે અંગનું આ નામ હોય એવી કોઈ પિચ્યુટરી ગ્લેન્ડ હોય કોઈ પેન પેનક્રિયાસ હોય કે કોઈ હાઇપરથેલેમસ હોય કે એવા કોઈ એના ઓર્ગન નથી કે જે ઓર્ગન એ શક્તિના સ્ત્રોત તરીકે એ કાઢી નાખો તો એ શક્તિહીન થઈ જાય એવું નથી એટલે એવું કોઈ ઓર્ગન ન હોવા છતાં પણ શરીરની અંદર અગર એ પ્રભાવ પેદા થઈ રહ્યો છે તો એ કોના કારણે થઈ રહ્યો છે એને બીજી વૃત્તિ નામ આપવામાં આવ્યું છે એક એવો ફિનોમિના છે આપણા શરીરમાં એવું કંઈ પકડ જંતર છે કે જે આ પ્રભાવને પેદા કરી રહ્યું છે પણ ભૌતિક પદાર્થના રૂપમાં એનું કોઈ અસ્તિત્વ આપણે કહી શકીએ એમ નથી એને કામ ચલાવ નામ વૃત્તિ તરીકે આપી દેવામાં આવ્યું છે રણસંબંધ મંત્રમાં એને તત્થર્માંશ છે એમ કહીને કહેવામાં આવ્યું છે તે ઇન્દ્રિયો વગેરેના ધર્મ એવી રીતે અહીંયા આ વૃત્તિ તરીકે એને સમજવામાં એક બીજી વાત એ હતી કે માણસ શરીરમાં માણસ શરીર વાણી તથા મનથી એટલે વિહિત કર્મ અને વિપરીત એટલે કે નિષિદ્ધ વિગેરે જે કંઈ કર્મ કરે છે તેના પાંચ કારણો છે એવું કહ્યું અહીંયા તો એક તો વિહિત કર્મ અને એક નિષિદ્ધ કર્મ એમ નિષિદ્ધ એમ કેમ કહ્યું કારણ કે એ બેની વચ્ચેના બી કોઈ સામાન્ય કર્મો બી હોય છે કે નથી હોતા એક તો શાસ્ત્રમાં કયા છે એ વિહિત કહ્યા અહીંયા આગળ એને ન્યાય ન્યાય એમ કહ્યું અને એક વિપરીત કે એને અહીંયા આગળ લેન વિપરીત ઓર અહીંયા ડિસિજ કરેલો છે પણ આ બે ની વચ્ચે ના કોઈ સામાન્ય ખર્મો કે છે ને ભલેનો કોઈ શાસ્ત્રમાં નાનો શબ્દો હોય એ એને નિચિતવા કરવાના અહીંયા ની જે ની વચ્ચે ના ના ના હા એમાં શું થાય એટલે જ્યાં કલે નિચિત નિચવા છે આ અને અનની આઈ છે એ બે છેડા ના આવી ગયા તો એના વચ્ચે ના આવી કે એટલે એ કેમ ગણવાના પણ ગણવાના એટલે વિપરીત માં ગણવાના કે વેજિતમાં ગણવાના કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય જે કઈ પણ કરે છે એમાં આ પાંચ છે કારણ ચાહે તો ન્યાય હોય ચાહે તો અન્યાય હોય વિહિત હોય ચાહે નિશ્ચિત હોય તો એના વચ્ચેના તો આવી જ ગયા ને પછી એ તેમાં આવી ગયા એમ નથી કીધું કે આ પાંચ કારણો આ કર્મો અને આ કર્મ આ પાંચ કારણો કારણે થાય છે એ બરાબર પણ એક વિહિત અને એક નિશ્ચિત તો વચ્ચેના જે કર્મો છે એને તેમાં ગણવાના વિહિતમાં ગણવાના કે નિશ્ચિત ગણવા હું એમ પૂછું હું જ કહું છું કે વચ્ચે વચ્ચેમાં જ ગણો બધા જ પાછળ આ પાંચ કારણો રહેલા છે મૂળ વાત એ કહેવા માંગે છે આપણે આપણી ઇન્ક્વાયરી તો એ છે ને કે ભાઈ વિહિત માટે શાસ્ત્ર કારણ છે કે નિષિદ્ધ માટે જે છે કરવા માટે કોઈ માનસિક વૃત્તિ હોય અથવા તો નહીં કરવા માટે કોઈ ભય હોય પાપનો એ કારણ હોય એમ આપણે એના કારણો શોધી લેતા હોઈએ એટલે મુખ્ય રૂપથી એને ગણાવ્યા છે વિહિત અને નિષિદ્ધ જે પણ હોય તે પાંચ કારણ છે વિહિત અને નિષિદ્ધ સિવાયના પણ અગર કોઈ કર્મ આપણા મનમાં આવી રહ્યા હોય તો એમાં પણ આ જ કારણો સમજવા અહીંયા એવું કહ્યું છે કે સાંખ્ય સિદ્ધાંતમાં સર્વ કર્મની સિદ્ધિના પાંચ કારણો કહેલા છે તે સાંભળ સાંખ્યમાં વેદના અનુરોધ થી સૂત્ર કરેલા છે તે પ્રમાણે શરીર ઇન્દ્રિય પ્રાણ અને જીવાત્મા એટલે આ બધા ઉપકરણો વાળો અંતર્યામી પરમાત્મા જ ઉત્તમ કરતા છે એમાં જે પ્રાણ કહ્યું ને એટલે શરીર ઇન્દ્રિય પ્રાણ અને જીવાત્મા એ જ અહીંયા અધિષ્ઠાન પછી ઇન્દ્રિય અને જુદી જુદી ચેષ્ટાઓ એ જ છે ને અહીં પ્રાણ છે એ પ્રાણ અહીંયા વૃત્તિમાં લેવાનું પ્રાણ છે પોતે નથી તાળ તો એક અલગ તત્વ જ છે જે દિ પંચવેદિક દશવેદ પ્રાણ તરીકે એની ગણના કરે છે પણ પ્રાણની શક્તિ ઇન્દ્રિયોની શક્તિ ઇન્દ્રિયોની વૃત્તિ એટલે આ સંૈન્દ્રિય છે તો સંૈન્દ્રિયની વૃત્તિ શું છે જે જે ક્રિયાઓ કરીએ જો હા ગ્રહણ આધી પકડ હુઈ ગઈ જેની જે ક્રિયાઓ છે એ એની અંદર વૃત્તિ રૂપમાં રહેલી છે એ રીતે ચલનક ક્રિયા જે છે એ આપના પગની અંદર છે એની એ જાતની ગતિ કે કૃતિ તે રૂપમાં એની વૃત્તિઓ રહેલી હોય છે એમ પ્રાણ છે એની અંદર સહ કેવો જ શક્તિના રૂપમાં છે એ એની શક્તિ છે એની વૃત્તિ છે એમ સમજ એક એક વખત મને લાગે છે એ ચર્યાત્રા વખત આપણે કર્યું હતું એ પણ કે અંતર્યામી અહીંયા એવું કહ્યું છે કે જીવ પરતંત્ર હોવાથી તેનું કર્તૃત્વ મુખ્ય નથી પણ ગૌણ જ છે તેથી વસ્તુતઃ કરતા અંતર્યામી રૂપ બ્રહ્મ જ છે જીવ બ્રહ્મનો અંશ માત્ર હોવાથી તેનું કર્તૃત્વ ગૌણ છે આવો સિદ્ધાંત ભગવાન કહે છે આગળ જઈને કહેશે પણ હું એમ મને એમ વિચાર સમજ ના પડી કે જો અંતર્યામીનું કર્તૃત્વ મુખ્ય છે તો એ કઈ પ્રકારની પ્રક્રિયા કરે છે આપ એકવાર વિવેક દેરાશ્રયમાં કે કોઈ ગ્રંથમાં ચાલતું હતું તો કહ્યું હતું કહું એટલે અંતર્યામી કોઈ દેવતાઓને પ્રેરણા કરે છે દેવતા એવું અંતર્યામી શું કરે કેવી રીતે પ્રક્રિયા કરે અને એક બીજી એવી જિજ્ઞાસા છે કે અંતર્યામી જે છે તો અંતર્યામી રૂપ તો પરમાત્મા જ છે તો આ કર્મ જે બધા કરાવે છે છેલ્લે આફ્ટર ઓલ તો પછી ભગવાન જ કરાવે છે એવું સમજવાનું આ કરતા તો એ પ્રેરક કરતા એની સંમતિ વગર કોઈ પણ કર્મ ન થઈ શકે સંમતિથી સંમતિ વગર કે અંતરિયામી જ કરાવે છે અહીંયા એવું કહ્યું ને અંતર્યામી સ્વતંત્ર છે જો વસ્તુત કર્તૃત્વ અંતર્યામીમાં રહેલું છે કારણ કે અંતર્યામી સ્વતંત્ર છે અને સર્વને નિયમમાં રાખે છે એટલે જીવનું કર્તૃત્વ ગૌણ છે અને અંતર્યામી રૂપ બ્રહ્મ જે છે એ જ વસ્તુ કરતા છે તો એટલે જે કઈ બી કર્મ કરવાની ઈચ્છા થાય છે કોઈ બી ક્રિયા સામાન્ય પણ ક્રિયા કરવાની છે તો સૌથી પહેલા અંતર્યામી ને થાય છે એવું સમજવાનું ઈચ્છા અંતર્યામી નથી થતી પણ આ તો મનોધર્મ છે એટલે જે તે જીવાત્માને જ થાય છે પણ એ ઈચ્છાના અનુરૂપ જે કોઈ પણ વ્યવહાર છે એ અગર કરવાનો પ્રશ્ન આવે તો જ્યાં સુધી અંતર્યામીની એમાં સંમતિ ન હોય ત્યાં સુધી એ કર્મ સંપન્ન ન થઈ શકે એમાં ઈચ્છારૂપ જે ક્રિયા છે એમાં આપણે વિચારીએ મનમાં ઈચ્છાનું પેદા થવું એ પણ એક કોઈ જાતની માનસ ક્રિયા છે તો એમાં પણ ફરી પાછું અંતર્યામીની સંમતિ અનિવાર્યતા છે કારણ કે નહીં તો પછી ગુણોની ઇફેક્ટને કારણે આ બધું જે થઈ રહ્યો છે જે કઈ બી કર્મ ને અંતર્યામી સ્વતંત્ર રીતે જો કરતા હોય તો પછી આ ગુણોની ઇફેક્ટ કેવી રીતે સમજવાની એટલે પ્રોબ્લેમ તો એ છે કે અંતર્યામી ખાલી સંમતિ આપે છે કારણ કે સિદ્ધાંત એ છે કે પ્રકૃતિ કરતા કરતું છે એમને ત્યાં આત્મા કરતા નથી પુરુષ કરતા નથી પ્રકૃતિ કરતા જે પ્રોડક્ટ છે એનાથી કરતા પ્રકૃતિ જ આત્મા તો અસંગ છે નિર્લિપ્ત છે અસરતા છે તો એ કર્તૃત્વ આત્મા ન હોય તો પ્રકૃતિમાં પણ આવી ન શકે એટલા પૂરતું એનું સાહચર્ય અપેક્ષિત છે જેમ શરીરમાં આત્મા હોય તો શરીર ચાલે ન હોય તો ન ચાલે પણ જે પણ આત્માની હાજરીમાં થઈ રહ્યું છે કરી રહ્યું છે શરીર આત્મા નથી કરી રહ્યું માટે આત્માની જરૂર પડે બાકી પ્રકૃતિ તો છે ને કેવી માટે ખાલી આત્માની એની જરૂર ચૈતન્ય એટલે બેટરી નથી ચાલતી એન્જિન ચાલે છે વ્હીલ ચાલે છે કાર ચાલે છે બેટરી નથી ચાલતી બેટરી ન હોય તો ન ચાલી શકે તો કર્તૃત્વ જે પણ છે એ બધું બેટરી સિવાયનો જે પકડ જતર છે એમાં રહેલું છે એવો એમનો સિદ્ધાંત છે આપણે ત્યાં એનો વિપરીત સિદ્ધાંત છે આત્મા આત્મા જ કરતા એ સિદ્ધાંત એટલા માટે છે કે અગર કરતા આત્મા ન હોય એટલે જીવ તો પછી ધર્મ અધર્મ પાપ પુણ્ય તદનુસાર એની ગતિ વગેરે છે એ કોને થાય જો અચેતન જળ પ્રકૃતિ છે એ હોય તો એને તો નર્ક મળતું નથી નર્ક તો આત્મા ને થાય છે કે સ્વર્ગ આત્માને થાય છે સ્વર્ગ નર્કાદીની ગતિ છે એટલે કરે કોઈ અને ભરે કોઈ એવો સિદ્ધાંત હોઈ ન શકે એ કરતા હોય એને જ ફલ મળવું જોઈએ એટલે આત્મા કરતા છે તો પછી આત્મા જો કરતા છે તો તે સ્થિતિમાં પછી ઈશ્વર શું છે જોગાનો ગાંઠિયો થઈ ગયો એટલે એ જે ધારણા છે એને ખોટી સિદ્ધ કરવા માટે કહ્યું છે કે આત્માની અંદર જે કર્તૃત્વ છે એ ઔપચારિક છે મુખ્ય કરતા તો ઈશ્વર પણ ઈશ્વરને શા માટે મુક્તિ કરતા છે તો એને કેમ દેશ કરે છે એ કરાવનાર છે તો એને નરક સ્વર્ગ થવું જોઈએ તો એ નથી થતું કેમ કે ઈશ્વર છે એ કરાવે છે એટલે કરાવે છે તેથી જેણે કર્યું એ ભોગવે છે <laughs> આપણે દ્વાસ સયુજાય સખાય એમાં આપણે અંતર્યામી આપે કીધું પ્રેરક કરતા છે એ વાત તો બરાબર છે કારણ કે એશે એવ સાધુ કર્મ કારે હતી અને હતી તો ત્યાં આગળ આપણે અંતર્યામીને સાક્ષી ગણીએ છે ને એટલે સાક્ષીવત બધું જોઈ રહ્યો છે એ પર્ટિક્યુલર જે ઉપનિષદનું વચન છે એમાં તો ત્યાં આને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરવાનું અંતર્યામી કરતા જે પ્રેરક કર જીવને થતા સુખ દુઃખ અંતર્યામી નથી ભોગવતો કે એને થતા પાપ પુણ્ય છે એ અંતર્યામી નથી ભોગવતો જીવ ભોગવે છે એ અર્થમાં એમને કહ્યું કે એ સાક્ષી વાત છે બરાબર ભોગતાના સંદર્ભમાં હા ભોગતાના ઓકે જી જ્ઞાનમ અઢારમો શ્લોક જ્ઞાનમ ધ્યેયમ પરિજ્ઞાતા ફરી ગયા હતા ત્રિવિધા કર્મ ચોથના કારણમ કર્મ કરતે સ્ત્રી ત્રિવિધ કર્મ સંગ્રહ શ્લોકાત જ્ઞાન અને પરિજ્ઞાતા ત્રણ પ્રકારની કર્મની વિધિ છે કરણ કર્મ અને કરતા ત્રણ પ્રકારનો સંગ્રહ છે કર્મ સંગ્રહ છે વિવિધ જ્ઞાન જ્ઞેય એટલે એટલે કર્તવ્ય કર્મના સાધન અને પરિજ્ઞાતા એટલે કર્તવ્ય કર્મને જાણનાર અથવા જ્ઞાન એટલે ફળના સ્વરૂપ સ્વરૂપના જ્ઞાનપૂર્વક તે આત્માને એટલે ઈશ્વરને આધીન છે તેવું જ્ઞાન જ્ઞેય એટલે ફળના સાધન રૂપ કર્મ અને પરિજ્ઞાતા એટલે જ્ઞાન તથા જ્ઞેય નું સ્વરૂપ જાણનાર એમ જ્ઞાન વગેરેને લઈને લઈને થતી કર્મની પ્રેરણા ત્રણ પ્રકારની છે વેદમાં પણ કર્મની વિધિ ત્રણ ગુણ વાળી છે તેથી જ વેદ ત્રિગુણ વિષય છે એમ કહેલું છે કારણ કે એટલે કર્મના સાધનભૂત ઇન્દ્રિયો તથા દ્રવ્ય કર્મ એટલે યજ્ઞ વગેરે ક્રિયા કરતા એટલે યજ્ઞ વગેરે ક્રિયા કરનાર એમ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ છે એટલે જ્ઞાન એટલે જેની પાસે એવું જ્ઞાન છે કે જે આ કર્મ જ્ઞાન ને એટલે કર્મ કરવું જોઈએ એવું જ્ઞાન છે એવું ફલના સ્વરૂપના જ્ઞાનપૂર્વક આત્માને એટલે ઈશ્વરને આધીન છે તેવું જ્ઞાન એટલે કે જે હું કર્મ કરું છું તેનું ફલ આપવાવાળા ભગવાન છે એવું જ્ઞાન ફલના સાધનરૂપ કર્મ અને પરિજ્ઞાત એટલે ફલ ફલના સાધનરૂપ જે જ્ઞાન છે જે તે જ્ઞ એટલે જે આ જ્ઞાનથી જે કરી રહ્યો છે તે પરિજ્ઞાતા અને એટલી સારી રીતે ડેફિનેશન નથી ખ્યાલ કરી લો તમે એટલે અહીં એ રીતે કહેશો કે સાધન ભૂત ઇન્દ્રિયો તથા દ્રવ્ય એટલે કર્મ યજ્ઞ એ ક્રિયા અને કરતા એ ક્રિયા કરનાર જે વ્યક્તિ છે એ થયો આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ છે એટલે ત્રણ પ્રકારથી કર્મ કરવાય છે એવું થાય ત્યારે પ્રવચનમાં એવી આજ્ઞા કરી હતી કે જ્ઞાન જ્ઞેય અને પરિજ્ઞાતા એ ત્રણેય કર્મ જે જ્ઞાતા છે એ કરતા બને છે જે જ્ઞાન છે એનું કરણ બને છે ને જે જ્ઞેય છે એની પ્રાપ્તિ માટે કર્મ થાય એટલે ત્રણે ત્રણ એકબીજાના કરસ્પોન્ડિંગ બને છે જ્ઞાતા જે કર્મને સારી રીતે સમજે છે એ જ એ જાણીને અને કર્મ કરવા વાળો બને છે જેનું જ્ઞાન છે એ જ એના માટે કરણ સાધન રૂપ બને છે અને જેને એને જાણ્યું છે એની પ્રાપ્તિ માટે જે કર્મ કરે છે તો કર્મ સંગ્રહથી આપણી ક્રિયારૂપ મતલબ આપણે જે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે એ છે અને કર્મ પ્રેરક જે છે એ આપણા મેન્ટલ ફેસેટ્સ બને છે જે જ્ઞાતા તરીકે જ્ઞેય તરીકે અને જ્ઞાન તરીકે અને એ ત્રણે ત્રણના સાત્વિક રાજસ તામસ એવા ભેદ છે એટલે જેમ જ્ઞાતા સાત્વિક હશે તો એ જ્ઞાતા એવો જ કરતા પણ એવો સાત્વિક જ રહેવાનો છે એવું જ જો જ્ઞાન જ સાત્વિક નથી રાજસ તામસ છે તો એ જ્ઞાનને સમજીને કરવા વાળો જે કરતા છે એ પણ એ કર્મને રાજસ અને તામસ રીતે જ કરવાનું છે મતલબ જ્ઞાતા તરીકે એ વ્યક્તિ ના સાત્વિક રાજસ તામસ ભેદ થશે જ્ઞાનના પણ સાત્વિક રાજસ્થામાં ભેદ થશે એના સામેના કરણના પણ એટલા ભેદ થશે અને જે કર્મ થયું છે ધ્યેય એને જે રીતે તામસ સમજ્યું છે રાજસ સમજ્યું છે એના પ્રમાણે એનો કર્મ પણ એવી રીતે થશે જેમ જ્ઞાનના સાત્વિક રાજસ્થામાં કદાચ હવે આગળ જઈને એ આવશે વિષય તો ત્યાં જે એવું જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું એ પ્રકારનું તમારું કર્મ થવાનું છે

એટલે પહેલા જેમ હું જ્ઞાતા બનું પછી કરતા બનું જેમ મેં પહેલા સમજ્યું શાસ્ત્રમાંથી પછી હું કરતા તરીકે મારો રોલ આવે છે વિધાઉટ જ્ઞાતા તો કરતા હોય નહીં એ જ રીતે જે જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું છે એ જ મારું કરણ બન્યું એ કર્મમાં સાધન તરીકે આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ વિધિ આદિનો જેનું મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જેના માટે જેને ધ્યેય તરીકે મેં જાણ્યું એની પ્રાપ્તિ માટે જ કર્મ થાય છે તો એ ત્રણ કર્મના પ્રેરક બને છે અને એ પ્રેરક ને સમજીને અને પછી એ જ કરતા કરણ અને ક્રિયાના રૂપમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એટલે આપણે એને વ્યવહારમાં લાવીએ છીએ પછી કોઈ ફલ પ્રાપ્ત થાય છે એવી એના સાથે આજે સમાસ ત્રણ પ્રકારના ભેદ બધાના એવી હા વ્યાખ્યા વગેરે

શાસ્ત્રો સાન્યથી શ્લોકાર્થ ગુણોના પેટથી જ્ઞાન કર્મ અને કર્તાને પણ સાંખ્યશાસ્ત્રમાં ત્રણ પ્રકારના કહેલા છે તે પણ બરાબર કાર્યના પેટથી ગુણોનું સંખ્યાન અથવા નિરૂપણ કરવામાં આવે છે તે ગુણ સંખ્યાન એટલે સાંખ્ય શાસ્ત્રમાં રજ તત્વ ત્રણ ગુણોના ભેદથી જ્ઞાન વગેરેને પણ ત્રણ પ્રકારના કહેલા છે એટલે કાર્યના ગુણોમાં જે નિરૂપણ કરવામાં આવ્યું છે એટલે એ ગુણ સંખ્યામાં એ સાંખ્ય શાસ્ત્ર કે છે અને જે શાસ્ત્રમાં સત્વાદિ એટલે કે સત્વ રજને ત્રણ ગુણોના બેથી જ્ઞાન વગેરેને પણ ત્રણ પ્રકારે કહેલા છે સર્વભૂતેષુ એનૈકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ હવે અહીંયા સાત્વિક પક્ષની વાત કરી રહી સર્વ વિભક્ત ભૂતોમાં એક અવિભક્ત અવ્યય ભાવને જેનાથી જુએ છે તે ક્યાં સાત્વિક જ્ઞાન વિવેચન બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે વર્ણો તથા બ્રહ્મચર્ય ગ્રાહસ્ય વગેરે આશ્રમોમાં વિભક્ત થયેલા જુદા જુદા કર્મના અધિકારવાળા અનેક પ્રાણીઓમાં સર્વમાં આત્મરૂપ એક જ ભાવ જે વ્યય વાળા અનેક શરીરોમાં હોવા છતાં અવ્યય છે જેને કર્મમાં ફળનો સંગ અથવા આસક્તિ નથી અને જે સર્વ શરીરોમાં એક આકારવાળો છે તેને જે જ્ઞાનથી જુએ છે અર્થાત કર્મના અધિકાર સમય એટલે કર્મ કરતી વખતે પણ જુએ છે તે જ્ઞાન સાત્વિક જ્ઞાન ને કહે છે કે જે જુદા જુદા સ્વભાવવાળાને અનેક શરીરોમાં હોવા છતાં વ્યય છે એટલે કચ્છે અને પણ જેને કર્મના ફળનો શ્રમ અથવા આસક્તિ નથી અને શરીરોમાં એક આકારવાળો છે તે ક્યાંથી જુએ છે

જે જ્ઞાન સર્વભૂતોમાં રહેલા જુદા જુદા પ્રકારના જુદા જુદા ભાવોને જુદા તરીકે જાણે છે તે જ્ઞાન રાજસ્થાન એટલે અહીં રાજસ જ્ઞાન કેવો એક બતાવી રહ્યા છે કે એટલે જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા પ્રકારના અને જુદા જુદા ભાવો જુદી જુદી રીતે જે જાણે છે એ જ્ઞાન રાજસ છે વિભાગ વગરનું કઈ બોલો તો ખબર પડે બધાની વાત કરી બધા જુદા જુદા જળ હોય જીવ હોય પંચમહાભૂત હોય બધા હોય એમાં અવિભક્ત એટલે કોઈ વિભાવ વગરનો અવ્યય ભાવને જેના બી જુએ છે તે ગેર સાત્વિક છે એટલે આ બધા પરબ્રહ્મને જે જુએ છે એ જ સાત્વિક જ્ઞાન આવે છે એટલે વિભક્તિ શું અવિભક્તમ આ બધું અત્યારે વિભક્ત દેખાય છે આ જળ છે આ જીવ છે જળમાં આ પૃથ્વી છે આ જલ વાયુ છે એ જે વિભક્ત છે એમાં જે અવિભક્તને જુએ છે એટલે અક્ષર તત્વ અવ્યય અક્ષર જે છે જે આ સર્વ રૂપોમાં છે એને જે જુએ છે અને એકતામાં જે એકતાને જુએ છે સરળતામાં અહીંયા હલો હા જીજી આમાં ભાવ અવ્યય ભાવથી જોઈએ છે ભાવ એ સમજથી જોઈએ છે સમજ ભાવનો મતલબ અહીંયા સમજ કરવું અવ્યય કે છે અવ્યય ભાવ શબ્દનો એ ભગવાનના હલો હલો હા કે છે હલો અક્ષર બધું પ્રકૃતિ પુરુષ ને આ બધું જે થયું છે એ ભાવ અવ્યક્ત અવ્યક્ત નો આ ભાવ છે કે વ્યક્ત થાય જે છે એ અહીંયા મનોભાવ સાથે એને કોઈ સંબંધ નથી ભાવ શબ્દ અસ્તિત્વવાચી છે સત્તાવાચી છે અથવા તો જે તે વસ્તુ છે એ વસ્તુના હોવા પણ ભાવ શબ્દને અહીંયા હટાવી દેશો તો પણ એ જ અર્થ નીકળશે એની જગ્યાએ તમને જો સરળતા માટે કરવું હોય તો તત્વ શબ્દ વાપરી લો જે વિભક્ત ભૂતો છે એમાં જે અવિભક્ત તત્વને જુએ છે એ જ્ઞાન સાત્વિક જ્ઞાન છે એમાં એવું કહ્યું કે જેમાં કાર્યના ભેદથી નું સંખ્યાન કરવામાં આવે છે તેને ગુણ સંખ્યાન એટલે કે સાંખ્ય કહે છે અત્યાર સુધી આપણે એવું નતા જાણતા કે સાંખ્ય એટલે તત્વોની ગણના એમાં ગુણોની એક વાત વધારાની આવી એને કેવી રીતે ગણવાનું એ જ અવિભક્તમાં વિભક્તમાં અવિભક્તને જોઈએ છે ગુણો ગુણો તો ત્રણ જ મળશે બીજા બધા તો તત્વો તો અઠ્યાવીસ થઈ જશે મુખ્ય તો ગુણ જ છે સાંખ્યમાં મુખ્ય તો ગુણ છે અમે તો એવું સમજતા હતા કે સાંખ્યમાં મુખ્ય તત્વો છે ત્યાં પ્રકૃતિમાં થશે ને સાત્વિક રાધે ત્રણે ગુણોનું મિશ્ર બરાબર અક્ષર માંથી આપણે કાલક્રમ સ્વભાવ પ્રકૃતિ પુરુષ એ પ્રકૃતિમાંથી તત્વોની ગણના થઈ બધાનું મૂળ તત્વ જોઈએ તો પ્રકૃતિ થઈ ગઈ એટલે જેમાં કાર્યના ભેદથી ગુણોનું સંખ્યાન કરવામાં આવે છે તેને ગુણ સંખ્યાન કહેવામાં આવે છે એટલે પણ પ્રકૃતિ તો સાત્વિક રાજસ્થાન તામસ ગુણ વાળી છે બરાબર ને એના એનાથી આ બધાની ગણ એના ને આને શું એટલે જેટલું પણ જે પ્રકૃતિમાંથી મહત્તત્વ મહત્તત્વમાંથી અહંકાર અહંકારમાં સાત્વિક રાજસ અને તામસ ત્રણ ભેદ થયા એમાંથી પછી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન વગેરેની ઉત્પત્તિ થઈ છે આપણે જે કોઈ પણ કાર્ય કરીએ છીએ એમાં ઇન્ફ્લુઅન્સ તો એનું જ રહેવાનું છે ને જે હું મારી ઇન્દ્રિયોથી કંઈ કામ કરું મારા પંચમાં પંચમહાભૌતિક દેહથી કંઈ કાર્ય કરું મારી બુદ્ધિ મને જે કોઈ પણ પ્રેરણા કરે મારામાં જેવો પણ અહંકાર આથી કામ કરે એ બધું તો આફ્ટર મૂળ પ્રકૃતિના ગુણોનું આપણે જે કોઈ પણ કર્મ કર્યા એ બધામાં હેતુ તો એ જ બનશે આપણે પોતાના શરીરથી કર્યા આપણે ઇન્દ્રિયોથી કર્યા જે બુદ્ધિ પોતે રાજસ છે મૂળ પ્રકૃતિમાંથી પેદા થયેલી ઇન્દ્રિયો તામસમાંથી થઈ પંચમાઓ તો તામસમાંથી જળ પેદા થયા જે પણ કારણ કર્મ થવાનું છે બધામાં ઇન્ફ્લુઅન્સ ગુણોનું કારણ તામસ બધા આપણા કમ્પોઝિશન માં ત્રણ કે કારણે વિકૃતિ ગુણો સંખ્યા તે vicissity विषम થાય તો એમાંથી મહત્સ ઉત્પન્ન થાય છે જે પ્રિગળ આપ છે પછી એમાંથી અહંકાર થાય હવે એના સાત્વિક રાજસ તામસ ભેદથી બીજા બધા તત્વોનું પ્રાકટ્ય છે ત્યાં સુધી તો બહુ ખાસ કંઈ પ્રકટ થયું એવું જણાતું નથી ગુણ શરૂ ક્યારથી થાય સાત્વિક અહંકાર રાજસ અહંકાર તામસ અહંકાર એનાથી જે બુદ્ધિ વગેરે પ્રગટ થાય છે સંખ્યાન તો ત્યાંથી આરંભ થાય છે કાઉન્ટિંગ એની એ ગુણ avvenuto. Aiuto? Vabbè. Vabbè. Allora, ah, già sì. હવે સાત્વિક જ્ઞાન અને રાજસ જ્ઞાન એ બે જોયું હવે અહીંયા સામસ જ્ઞાન બતાવે છે એ યત્તુ કૃત્તમવત એકસ્મિન કાર્યે સપ્તમ અહેતુકમ અતત્વાત્મત અલ્પમ ચ તત્તામસમ ઉદાહ્યતમ હા અચ્છા આનો જ્ઞાન નું પૂરું થયું હવે અચ્છા એમાં એટલે તામસ જ્ઞાન બતાવે છે આગળ સાત્વિક અને રાજસા થયું હવે તામસ જ્ઞાન ત્રણ ત્રણ જોડકા હવે છૂટા પડી ગયા છૂટા હવે આ તામસ જ્ઞાન અવાજ ક્લિયર નથી આવતો અવાજમાં થોડીક પ્રોબ્લેમ છે અવાજ ના નબળાઈ ફાવી ગઈ છે ને એટલે પરંતુ જે એક કાર્યમાં તે સર્વ હોય તેમ લાગેલું નિષ્પ્રયોજન તત્વાર્થ રહિત અને અલ્પ હોય તે તામસ કહેવાય વિવેચન પરંતુ જે પ્રેત અથવા ભૂતના આરાધન રૂપ એક જ કાર્યમાં જાણે તે સર્વ ફલ આપનાર હોય તેમ લાગેલું હોય તત્વાર્થ રહિત હોવાથી અહેતુ અથવા નિષ્પ્રયોજન અને અલ્પ હોય તે જ્ઞાન તામસ છે એટલે અહીં આગળ સાત્વિક અને રાજસ બતાવ્યું હવે તામસ જ્ઞાન કહે છે કે તામસ કોને કહેવાય તો કે છે કે જે પ્રેત અને ભૂતના આરાધન રૂપ કોઈ એક જ કાર્ય હોય એ કાર્યની અંદર એવું સમજે કે આ બધું સર્વ ફલ આપનાર જ છે એમ લાગેલા રહે અને તત્વાર્થ રહિત એટલે કે તત્વથી રહિત હોય અને અહેતુક એટલે કે કોઈ હેતુ વગરનું હોય નિષ્પ્રયોજન હોય અને અલ્પ એટલે કે તુચ્છ હોય એ જ્ઞાનને તામસ કહ્યું છે એની પર છે ને ભગવત લીલાનું વર્ણન કર્યું છે કે કોઈ પણ એક જ લીલાને એમાં એવું કેવું કીધું છે કે નતું સર્વ લીલા સામગ્ર્યા આદિ વિશિષ્ટ વિભૂતિ ભગવત પ્રેત અને ભૂત નું આરાધન ની વાત બતાવી <laughs> એમાં લાગેલા રહે હવે અહીંયા આગળ તો આપણે પુષ્ટિ લીલા આવી ગઈ તો પછી લીલાની વાત આવે તો પછી એક જ લીલા લીલાથી કેવી રીતે લેવાનું ના પેલા સામાન્ય અર્થ તો હા સામાન્ય અર્થ કીધું ને કે ભૂત અને પ્રેતના હૃદય એક જ કાર્યમાં લાગેલા છે અને એવું સમજે કે આ જે સર્વ ફળ આપનાર છે તે પણ આ એક જ છે એટલે કોઈ પણ એક જ ક્રિયાની અંદર રહે એવું લાગેલા રહે પછી તત્વથી રહિત હોય અને અહેતુ એટલે કે હેતુ વગરનું હોય પ્રયોજન એટલે કોઈ પ્રયોજન ના હોય એનું જે કોઈ કાર્ય કરી રહ્યા છે અને અલ્પ હોય એટલે કે તુચ્છ હોય સામાન્ય હોય એવું જે જ્ઞાન છે એ સામાન્ય છે એવું અહીંયા આગળ કીધું હવે અહીંયા આગળ લીલા અર્થે છે એ સમજાવ હા આટલું તો કરી લો <laughs> તો હું કહું છું કે <laughs> તમારો ભૂત પ્રેત ના ના એટલે તત્વાર્થ રહી અહૈતુકી અહૈતુક નિષ્પ્રયોજન અલ્પ એવું જ્ઞાન તામસ કહેવાય એમાં ભૂત પ્રેત ને વચ્ચે લાવવાનું શું જરૂર એટલે આટલાથી પણ નિરૂપણ થઈ શકતું હતું એવું હવે તો લેવાઈ ગયું તેનું શું <laughs> ક્લાસો કરે એટલે તત્વ એક બ્રહ્મરૂપ છે એવું નહીં જાણવું એક તત્વથી રહીશું જે પણ આ તો શું છે કે બહુ વ્યાપક એની પરિભાષા છે તામસ જ્ઞાનની એને જો બ્રહ્મ વિષયક જ્ઞાનના સાથે જોડીએ ઉપનિષદ જ્ઞાન તો આવો સંદર્ભ મળશે એને કોઈ બીજી ક્ષેત્રમાં આપણે જોડીશું તો ત્યાં બીજો સંદર્ભ થઈ જશે ત્યાં જે તત્વ કહેવાતું હશે તે કહેવાતું અહીંયા તો વિભક્તમાં વિભક્ત એ જ્ઞાનથી રહિત અહીંયા આપણે આગળ જે સાત્વિક જ્ઞાન અને રાજસ જ્ઞાનની જે વાત કરીએ એમાં અવિભક્ત થી વિભક્ત ને જોવું એ જ્ઞાન થી રહિત એવો છે આ સામત જ્ઞાન એટલે મતલબ શાસ્ત્ર થી રહિત છે શાસ્ત્ર ના જ્ઞાન થી રહિત છે આ વાત શાસ્ત્ર રહિત એ તો બધી બરાબર વાત છે હમ એ તો ના પડે એ તો રાજસ કહેવાશે પણ એક વાત કહી ને પ્રેતાન ભૂત ગણાચાની એજન્સી તામસતા જના તો જે લોકો પ્રેત ભૂત વગેરે ને ભજતા હોય છે એ લોકો તામસ ગણાય છે તો હવે અહીંયા જે કૃષ્ણવદ એકસ્મિન કાર્ય સક્ષમ એક કાર્યમાં આજે બધું જ આવી ગયું એવી આસક્તિથી જે જોડાયેલો છે तो ये प्रकार ज्ञान है तामस गण तो तामस दृष्टांत तो भूत उत्तम दृष्टांत भूत पकड़ लाल भाई कदाच वल्लभ जी ए नरेंद्र भाई उत्पाद मचा એ તો બરોબર છે ને તામસ થી તો તામસ માલ આવી જાય છે મને ના સમજાતું એટલે તામસ ભૂત તામસતા કહેવાય એમ બીજા કોઈ રીતે ના જ કહેવાય એમ નહીં પડે એને કહેવાય તો ખરું ને બસ તો પછી એટલું જ લેવાનું એ જ વાતને પુરુષોત્તમજીએ લીલા ઉપર ઘટિત કરી છે કે અગર લીલા ચિંતનમાં અગર આપણને તામસ લીલા ચિંતન વાળું જ્ઞાન કોઈને હું વિચારવું હોય તો કોઈ એક જ લીલા પાછળ પડી જાય બીજી બધાની ઉપેક્ષા જ કરીને બેઠો હોય દસમસ્કંદ જેમાં પાછું પંચાધ્યાયી છે પ્રથમ સ્કંદને તો અડવું જ નહીં તૃતીય સ્કંદને તો અડવું જ નહીં એમ તો આ તામસ થઈ ભાગવત સંદર્ભમાં પણ એવો મતલબ સર્વલીલા સામગ્ર્યાદિ વિશિષ્ટ આવિર્ભૂત ભગવત ભગવાન કેવા છે કે જે સર્વલીલા સામગ્રી થી વિશિષ્ટ આવિર્ભૂત થયેલા છે એવા ભગવદ અનુભવાનંદ ભગવદ રૂપત્વે એવા ભગવાનનો જે આનંદ છે એને ન કરીને કોઈ એકમાં એકસ્મિન કાર્ય એકસ્મિન કાર્ય એટલે એકસ્મિન લીલા સ્વરૂપે પૂર્ણવત સર્વલીલા વિશિષ્ટ નહીં પણ કોઈ એકાદ લીલા વિશિષ્ટ કેવલ ભગવાનને પકડીને બેસે તો એને અહીંયા ગણી રહ્યા છે પર અહીંયા તો ઠીક છે હમ લીલાને પકડીને કોઈ ભગવાનને પડી નહીં આમાં તો ફેર અલગ વાત છે આમાં શું આજ્ઞા કરી રહ્યા છે કે અહિતુકમ એટલે ભગવત આકારત્વેન તત્સ્મારક આનંદાનુભવોપત્તિ રહિતમ અહિતુકમનો મતલબ એમ કર્યો છે કે ઉપપત્તિ રહિત અહીંયા હેતુનો મતલબ ઉપપત્તિ કર્યો છે જે ભગવદ આકાર છે એમાં તત્મારક આનંદાનું અવોપત્તિ પ્રભુનું સ્મરણ કરાવનારું કે ભગવાનની જે તે લીલા છે એનું સ્મરણ કરાવનારી જે ઉત્પત્તિ અનુભવરૂપ જે ઉત્પત્તિ છે તેનાથી રહે એવા એને અહીંયા અહેતુ અર્થ કરે છે થોડો અર્થ છે પણ વિશિષ્ટ શૈલીથી કરે છે અને અતત્વાર્થવત तत्वात् रहितं तो भगवद आविर्भाव वियुक्तम એટલે પ્રભુના આવિર્ભાવ રહિત એને અહીંયા અતત્વાર્થ કહ્યું છે અલ્પમ એટલે પરિચ્છિન્નમ સ્વરૂપતઃ ફલતશ્ચ સ્વરૂપ અને ફલ બંને દ્રષ્ટિથી જે પરિચ્છિન્ન છે તેવું એને અલ્પ કહ્યું છે આ પ્રકારનું જે જ્ઞાન છે એ તામસ છે નિષ્ફળ છે વિપરીત ફલવાળું કહેવાયું છે એટલે એ પ્રકારનું જ્ઞાન કે જે પરિચ્છિન્ન હોય ફલ કે સ્વરૂપથી જે પરિચ્છિન્ન હોય અલ્પવાળું એ પ્રકારનું જ્ઞાન કે જે જ્ઞાન પ્રભુના આવિર્ભાવમાં કારણરૂપ ન બનતું હોય એ પ્રકારનું જ્ઞાન કે જે જ્ઞાનથી પ્રભુનું સ્મરણ કરાવનાર આનંદનો અનુભવ જેમાં થતો ન હોય એ પ્રકારનું જ્ઞાન કે જે પ્રભુને સર્વલીલા વિશિષ્ટ ભગવાનનું ન કરીને એને કોઈ એકાદ લીલામાં જ પ્રભુને સંકેલી દેતા હોય આ પ્રકારનું જ્ઞાન છે સામર્થ્ય એવું આશા છે તો હવે ભૂત પ્રેતામાં નથી ક્યાંય <laughs> બરોબર નહીં આ ઘડી તો આગે દસ મિનિટ આગળ છે હા બોલો ચોવીસ છ મિનિટ બોલો હા જીજી આપણે હમણાં જે તામસ જ્ઞાન કીધું ને એનું એક્ઝેક્ટ ઓપોઝિટ સાત્વિક જ્ઞાન થઈ જાય છે પણ રાજસ જ્ઞાન ને કેવી રીતે સમજવું નથી કીધું થઈ ગયું ને હા પૃથક્ત્વેન તું યજ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન વેત્તિ સર્વેશુ ભૂતેશુ સ્થાનમ વેત્તિ રાજસમ એટલે જે એકતાને નથી જોતો પણ અનેકતાને જ જોયા કરે છે એ પ્રકારનું જ્ઞાન છે રાજસ છે એટલે આમાં એટલે આપણે જોયું ને કે જ્ઞાન ધ્યેય અને જ્ઞાતા આ ત્રણેયના અહીંયા ઉલ્લેખ એટલે કર્મ કરતા અને કરવાના છે બરાબર તો એટલે એની જ્ઞાતા ત્યારે ખબર પડે ને મતલબ જ્ઞાતામાં એવો કોઈ ગુણ છે સાત્વિક ગુણ છે તો એને આવું જણાશે બધામાં અવિભક્તતા જણાશે જ્ઞાતા જો રાજસ હશે તો એને વિભક્તતા જણાશે અને જ્ઞાતા જો તામસ હશે તો એને તત્વ જ્ઞાન રહિત જ્ઞાન જણાશે તો એમાં જ્ઞાનનો ભેદ ગણાય કે જ્ઞાતાનો ભેદ ગણાય આમ આફ્ટરઓલ જે ભેદ અહીંયા જ્ઞાનના બતાવેલા છે એ જ્ઞાતાના જ ભેદ છે જ્ઞાતામાં ગુણના ભેદથી આ જ્ઞાનમાં ભેદ જણાઈ રહ્યા કારણ કે કોઈ બી શાસ્ત્ર એક જ છે વેદ એની અંદરની જ્ઞાતાને આવા આવા પ્રકારના જ્ઞાન થઈ રહ્યા છે તો એ જ્ઞાનનો ભેદ ગણાય કે જ્ઞાતાનો ભેદ ગણાય એવું કોઈ નિયમ નથી કે તામસ જ્ઞાતા હોય તો એને સાત્વિક જ્ઞાન ન થઈ શકે એવું નથી તો જ્ઞાન કેવી રીતે સાત્વિક રાજસ કે તામસ હોઈ શકે આપણી આપણી સમજથી એ સાત્વિક રાજસ કે તામસ થયું છે ને એમ નહીં હવે જેમ આપણે દૂધ ગરમ સકડી સકડી આ જે સામગ્રીના ભેદ છે એમાં આપણને ભેદ જ્ઞાન છે પણ મહાપ્રસાદત્વ એમાં એકત્વ નું ભાન છે કે નહીં આપણે તો ત્રણ પ્રકારનો સામગ્રીનો ભેદ જાણવો એને ભિન્ન જાણવી એ રાજસ્થા છે પણ મહાપ્રસાદત્વ એમાં એકત્વ જાણવું એ સાત્વિક જ્ઞાન થઈ ગયું જેટલા પણ રાજનૈતિક પક્ષો છે એ બધા જ લોકો જ્ઞાતિને ગાળો આપે ધર્મ સંપ્રદાયને ગાળો આપે નાની મોટી જે સંસ્થાઓ છે એને ગાળો આપે પણ પોતાની પાર્ટીની અંદર જે જાતના ભેદ છે એ ભેદને પાછા એ લોકો એ ગાળો નથી આપતા ત્યાં એ સાત્વિક બુદ્ધિ છે એમની આ પ્રકારનું છે એટલે એવું તો ત્યારે સંભવ બને કે જ્યારે એ તામસતા કે રાજસ્તા એવી હોય કે જેમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ કે નાઇન્ટી પર્સન્ટ જેટલી એ ગુણ થઈ જાય તો પછી એનું બધું જ એકોર્ડિંગલી ધ્યાન પણ એવું જ થાય કર્મ પણ એવું જ થાય બધું જ એવું ચાલ્યા કરે એટલી તીવ્ર કોઈ ગુણની અવસ્થા ન હોય મિશ્ર અવસ્થા હોય તો પછી બધું ભેગું ભેગું ચાલ્યા કરે વેલપુરી જેવું છે ઠીક છે અહીંયા રાખી